એ આવો આવો આવી ગયા બધા મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આ ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા વિવેકભાઈ વાર્તા સાંભળે છે અને સોમનાથમાં બેઠા બેઠા શ્રુતિબેન વાર્તા સાંભળી રહ્યા છે ઓહો હો હો હો હો વરસાદમાં નાવ છો ને આ ભાઈ સાંભળો સાંભળો આજે હું તમને બધાને મૂછાળી માની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ગીજુભાઈ બધેકાની વાર્તા છે સાંભળજો હો વાર્તાનું નામ છે તડતડ તુમડી તડમ તડા એક હતો છોકરો એકવાર એ ગામ જવા નીકળો માએ એને ભાતામાં સાત ઢેબરા કરી દીધા હતા હો સાથે ખાવા માટે ભાતું બાંધી દીધું ઢેબરા લઈને છોકરો તો ચાલ્યો ચાલતા ચાલતા એક પાણીની વાવ આવી કૂવો હોય ને લાંબો લાંબો એને વાવ કહેવાય આ એમાં ઉતરીને પાણી પીવાનું ચાલતા ચાલતા એક વાવ આવી બપોર થયા હતા છોકરો કે હવે તો ભૂખ બહુ લાગી છે ચાલને ભાતું કાઢીને ખાવ આ વાવને પગથિયે ઠીક થઈ પડશે એટલે છોકરો તો આ વાવે બેઠો ભાતું છોડ્યું એને તો ભૂખ બહુ લાગી હતી છોકરો બેઠો બેઠો મનમાં વિચાર કરવા લાગ્યો આમાંથી કેટલા ખાવ એક ખાવ બે ખાવ ત્રણ ખાવ ચાર ખાવ પાંચ ખાવ છ ખાવ કે સાતે ખાવ પણ ભાઈ વાવમાં સાત ભૂત રહેતા હતા હો એમણે આ સાંભળ્યું એ કે એલા આ વળી કોણ આવ્યો છે આપણને સાતે ને ખાઈ જવાનું કહે છે તે કોક મોટો જબરો હોવો જોઈએ એક ભૂત કે એ ચાલો ને કાંઈક એને ભેટ આપીએ આ રાજી થઈને ચાલો જાય તો બહુ સારું હે ને ભૂતની પાસે એક ચૂલો હતો રાંધવા માટે એવો ચૂલો હતો કે જેમાં તમે જે વિચારો તે થાય લાડવા વિચારો તો લાડવા થાય ને પેંડા બરફી વિચારો તો પેંડા બરફી થાય તમે જે વિચારો તે થાય ભૂત તો બીતો બીતો ઉપર આવ્યો અને કે અરે ભાઈ અમને શા સારું ખાઈ જવાનું બોલે છે અમે કંઈ તારું થોડું બગાડ્યું છે અમે તો અમારી મોખે આ કુવામાં રહીએ છીએ તારે જોઈતો હોય તો લે આ ચૂલો લઈ જા આ ચૂલો એવો છે કે તું જે વિચારીશ તેમાં થશે છોકરાએ તો ચૂલો લઈ લીધો મનમાં કે અરે આ તો કામ પાક્યું આપણે તો ઢેબરા ખાવાનું કરતા હતા અને ઢેબરા ગણતા હતા ત્યાં તો ભૂત બી ગયા ને આ ચૂલો મળ્યો આપણને છોકરો તો ઘર ભણી પાછો વળ્યો રસ્તામાં બહેન ને ગામ રાત રહ્યો રાતમાં એને વિચાર થયો ચાલને પાછો ફરીવાર જાવ અને કંઈક બીજું લઈ આવું જઈને ભૂતને પાછા બીવરાવીશ એણે તો બહેનને બધી વાત કરી ચૂલો એની પાસે રાખ્યો ને બહેને સાત ઢેબરા કરી આપ્યા તે લઈને પાછો પોતે પેલી વાવ તરફ ચાલ્યો બપોર થયા એટલે પાછો એની એ વાવ પાસે આવ્યો પગથિયે બેસીને ઢેબરા કાઢ્યા ને બોલ્યો એક ખાઉં બે ખાઉ ત્રણ ખાવ ચાર ખાવ પાંચ ખાવ છ ખાવ કે સાતે ખાવ ભૂતોને તો એવી બીક લાગી કે બસ વાત જ ન પૂછો વળી એક ભૂત ઉપર આવ્યો અને એક મરઘી લાવ્યો સાથે ને કે લે ભાઈ આ મરઘી એવી છે કે જ્યારે કહીશ ત્યારે સોનાના ઈંડા મૂકશે છોકરો મરઘી લઈને બેનને ઘેર આવ્યો ને ત્યાં બે દિવસ રહી અને પાછા ઢેબરા કરીને વાવે આવ્યો ને પહેલાની જેમ જ બોલો ત્યાં તો વળી પાછો એક ભૂત ઉપર આવ્યો ને કે લે ભાઈ આ એક તુંબડી લે તુંબડી એવી છે કે તડતડ તુંબડી તડમ તડા એમ તું બોલીશ એટલે જેને કહીશ એને તડ તડ તડ તડ લાગશે તું પાછી બોલાવીશ નહીં ત્યાં સુધી એને માથામાં લાગ્યા જ કરશે લાગ્યા જ કરશે તડ તડ કરતી છોકરો તો પાછો બહેન ને ઘેર આવ્યો પણ બહેનની દાન જ બગડેલી હો પેલો ચૂલો અને મરઘી બેને રાખ્યા અને એને બદલે એને બીજો ચૂલો ને મરઘી મૂક્યા ભાઈએ તો ચૂલો અને મરઘી માંગ્યા એટલે બહેને બીજા રાખ્યા હતા તે આપ્યા ભાઈએ વિચાર કર્યો કે લાવ જોઉં તો ખરો કે ચૂલો અને મરઘી એના એ છે કે નહીં ભાઈએ તે ચૂલાને કહ્યું શીરો પૂરી આપ પણ ચૂલે તો કાંઈ આપ્યું નહીં ભાઈ એ પછી મરઘીને કે સોનાના ઈંડા મૂક મરઘીએ પણ કાંઈ દીધું નહીં હો છોકરો કે આમાં આ બેનના કામ છે કાંઈ હરકત નહીં બેનને પણ ખબર પડશે પછી બેન દેખે એમ છોકરાએ તુંબડીને કહ્યું તડ તડ તુંબડી તડમ તડા ત્યાં તો તુંબડી ઉછળવા લાગી તાર તાર તાર તાર તાર કરતી છોકરાએ તુંબડીના કાનમાં કંઈક એવું કહ્યું કે તુંબડી શાંત થઈ ગઈ હો ભાઈ અને પછી બેન કે આ તુંબડીમાં કાંઈક લાગે છે તો ખરું ચાલને એ લઈ લઉં ભાઈ પાસેથી એટલે બહેને બીજી તુંબડી આણીને એને બદલે મૂકી પછી ઘરમાં જઈને બોલી તડતડ તુંબડી તડમ તડા ત્યાં તો આ તુંબડી ઉછળવા લાગી ને બહેનના માથામાં તડ તડ તડ તડ તડ લાગવા માંડી બેન તો ઘરમાંથી ઓ શ્રીમાન ઓ શ્રીમાંથી ઘરમાં આમથી તેમ ભાગે તેમથી આમ ભાગે પણ તુંબડી તો વાંસે ની વાંસે તુંબડી કેમે કરીને છોડે જ નહીં ને બેન તો કાયર કાયર થઈ ગયો માથામાંથી લોહી જાય ભાગ્યું બહેન તો ભાઈ પાસે આવીને કે એ લે બાપુ આ તારી તુંબડી એને પાછી બોલાવ એણે તો મારું તુંબડું તોડી નાખ્યું મારું માથું તોડી નાખ્યું ભાઈ કે હજી ઓલી મરઘી અને ચૂલો રાખી મૂક્યા છે એ તો કાઢ બહેન તો ભોંઠી પડી ગઈ ને બધું પાછું આપી દીધું પછી છોકરો મા પાસે ગયો છોકરો તો ચૂલા પાસેથી ભાત ભાતની રસોઈ ખાય એણે તો સોનાના ઈંડાઓ વેચીને મોટા મોટા મહેલો કર્યા ને એક મોટા રાજા જેવો થઈ પડ્યો કોઈ એની સાથે લડી પણ ન શકે જો લડે તો તુમડી તડમ તડા તડમ તડા તડમ તડા થાય <laughs> એક દિવસ છોકરાએ રાજાને કહ્યું રાજાજી તમારી કુંવરીને મારી સાથે પરણાવો રાજાએ તો સિપાહીઓ મોકલાને કે એને પકડીને બાંધી લાવો છોકરાને પણ ત્યાં તો તુંબડી તૈયાર જ હતી ને તડમ તડા તડમ તડા તડમ તડા સિપાહીના તુંબડા તોડી નાખ્યા તુંબડીએ માથા તોડી નાખ્યા માથા સિપાહી તો પાછા ગયા પ્રધાન ગયો તો એના એ જ હાલ પછી રાજાએ એને પોતાની કુંવરી પરણાવી અને ખાધું પીધું ને રાજ કર્યું ઓ ભાઈ તો મજા પડી ગઈ ને ચાલો આવજો આવતીકાલે બીજી વાર્તા કહીશો ભાઈ આવજો અને હાલા હાલા કરી જજો સૂઈ જજો